એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ આવો હું છું વાર્તા કહેનારો આજે હું તમને બધાને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આજે તો વડોદરામાં બેઠા બેઠા સ્વાતિ વાર્તા સાંભળે છે આવો આવો સ્વાતિ અને આમ ભુજમાં બેઠા બેઠા વિપુલ વાર્તા સાંભળે છે આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહું વાર્તાનું નામ છે ગલબો વરુની જીભ ટીપાવે છે રમણલાલ સોનીની આ વાર્તા છે એમણે મને કહી છે ને હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો ગામ છેવાડે બબલી બકરીનું ઘર હતું ઘરમાં બબલી બકરી એના બચ્ચા સાથે રહેતી હતી બબલી રોજ ચરવા જાય ત્યારે ઘર બંધ કરીને જાય અને ચરીને પાછી આવે ત્યારે આ ગીત ગાય બબલી બકરી આવે છે દૂધનો ઘડો લાવે છે બચ્ચા ખોલે દ્વાર આપણો થાશે જય જયકાર બબલી બકરી એવી એવા મીઠા સ્વરે આ બોલે કે બચ્ચા માં આવી માં આવી એમ કરીને દોડતા જઈને બારણું ઉઘાડે અને માને વળગી પડે હો સ્વાતિ અને પછી તો વિપુલભાઈ આમ એમના દિવસો આનંદમાં જતા હતા એવામાં એક દિવસ શકરાવરુની એમના પર નજર પડી ગઈ એણે જોયું કે બકરી બહારથી ચરીને આવે છે ત્યારે કંઈક ગાય છે અને એ સાંભળીને બચ્ચા બારણું ઉઘાડે છે જો હું એ ગીત શીખી લઉં તો મારું ગીત સાંભળીને બચ્ચા બારણું ઉઘાડશે બસ પછી ચારે બચ્ચા ઓય હું ખાઈ જઈશ બીજે દિવસે બબલી બકરી ઘર બંધ કરીને ચરવા ગઈ એટલે થોડી વાર પછી વરુ બકરીના ઘરના બારણા આગળ આવીને ગાવા લાગ્યો શું ગાવા લાગ્યો બબલી બકરી આવે છે દૂધનો ઘડો લાવે છે બચ્ચા ખોલો દ્વાર આપણો થાશે જય જયકાર ગીત સાંભળીને બચ્ચા કહે વાહ માં આજે વહેલી પાછી આવી ચાલો ચાલો બારણું ઉઘાડીએ બધા બારણું ઉઘાડવા દોડ્યા ત્યાં સૌથી નાનું બચ્ચું કે તમારા જેવું હતું ચતુર હું આ માનો અવાજ નથી માનો અવાજ તો કેવો મીઠો છે આ તો આ તો કર્કશ અવાજ છે કાનમાં વાગે છે એકદમ બધા બચ્ચા થંભી ગયા બધા કે વાત તો ખરી આ આપણી માનો અવાજ નથી એમણે વરુને કહ્યું એ તું જે હો તે તું ચોર છે અમારી માનો અવાજ કેવો મીઠો છે તારો અવાજ તો કર્કશ છે કાનમાં ખૂંચે એવો વાગે એવો તું અમારી મા નથી જા બારણું નહીં ઉઘડે વરુ તો વિલે મોઢે પાછો ફેર્યો ભાઈ વિચાર કરી કરીને એણે નક્કી કર્યું કે હવે ગળામાંથી મીઠો અવાજ કાઢવો થોડી વાર પછી વળી એ પાછો આવ્યો અને ગળામાંથી બને એટલો મીઠો અવાજ કાઢીને તો ગાવા લાગ્યો બબલી બકરી આવે છે દૂધનો ઘડો લાવે છે બચ્ચા દ્વાર ખોલો આપણો થાશે જય જયકાર બધા કે ઓ માં આવી એકદમ બારણું ઉઘાડવા એ તો દોડ્યા પણ સૌથી નાનું બચ્ચું કે આ આપણી માનો અવાજ નથી માનો અવાજ તો કેવો મીઠો છે આ તો કર્કશ છે એકદમ બધા બચ્ચા થંભી ગયા હો ભાઈ અને કે વાત તો ખરી આ માનો અવાજ નથી એમણે કહ્યું એ તું જે હો તે તું અમારી મા નથી તું ચોર છે અમારી માનો અવાજ તો કેવો મીઠો છે તારો તો ખરકશ છે જા બારણું નહીં ઉઘડે વરુ તો ફરી વિલે મોઢે પાછો ફેર્યો આ વખતે એણે નક્કી કર્યું કે અવાજને મીઠો બનાવવો એ ખરો સાંજે બકરી ઘેર પાછી આવી ત્યારે એણે સંતાઈને ધ્યાનપૂર્વક એનો અવાજ સાંભળ્યો પછી જંગલમાં જઈને એ પોતાના ગળામાંથી બકરીના જેવો અવાજ કાઢવાનું કરવા લાગ્યો ગળામાંથી અવાજ કાઢે અને કે ઊહ આ બરાબર નથી ઊહ આ બરાબર નથી વળી ફરીને અવાજ કાઢે વરુ અવાજની આવી કસરત કરતો હતો ત્યાં ગલબો શિયાળ આવી પહોંચ્યો એણે કહ્યું અરે શકરા એકલો તું આવી ચીસો કેમ પાડે છે વરુ કે ચીસો નથી પાડતો ગાઉં છું ગાઉં છું ગલબો કે ગાય છે ઓ ચિંતાનો તું ગાયક કેમ કરીને બની ગયો ભાઈ વરુ હસીને કે એ જ ખૂબી છે બંદાની ગલબો કે તોય કંઈ તો ખરો ભાઈ વરુ કે પેલું ઘર જોયું એમાં બબલી બકરી એના ચાર બચ્ચા સાથે રહે છે બબલી ચરવા જાય છે ત્યારે ઘર બંધ થાય છે અને ચરીને આવે છે ત્યારે જે ત્યારે જે ઉઘડે છે એ વખતે ગીત ગાય છે એ ગીત સાંભળીને બચ્ચા ઘર ઉઘાડે છે હું એ ગીત શીખી ગયો છું પણ હું એ ગાઉં છું તો એ બચ્ચા બહારનું ઉઘાડતા નથી કહે છે કે તારો અવાજ તો કર્કશ છે અમારી માના જેવો નથી એટલે હવે હું મારા અવાજને મીઠો કરવાની કસરત કરું છું બસ પછી બબલીના ચારેય બચ્ચા ઓ હું ખાઈ જઈશ આ સાંભળીને ગલબો હશો વરુ કે કેમ હસે છે કેમ હસે છે ગલબો કે હસું છું તારી અક્કલ જોઈને વરુ કે મારી અક્કલમાં એવું શું જોયું તે એમ કરીને તારે જો મારી પાસેથી બબલીનું ગીત જાણી લેવું હશે તો એમાં તું ફાવવાનો નથી એ તને કહી દીધું ભાઈ ગલબો કે તારું ગીત તારી પાસે રાખ મારે એ નથી જોઈતું પણ હું જાણું છું એટલે કહું છું કે આમ કસરત કરવાથી તારો કંઠ મીઠો નહીં થાય જીભ નરમ હોય તો કંઠ મીઠો થાય માટે પહેલી જીભ નરમ કર હવે વરુ દબ્બો કેવી રીતે કરું ગલબાએ કહ્યું જો ભાઈ હું કોઈને મફતમાં સલાહ આપતો નથી હું વકીલ છું લો બોલો વરુ કે તો વકીલ સાહેબ હું આપની ફી આપીશ હું આ ચાર બચ્ચા પકડું પછી તેમાંથી એક તમારું હો ગલબો કે પછીની વાત ખોટી પહેલી ફી હોય તો વાત કર વરુ કે તો પહેલી ફી કબૂલ ફરમાવો ગલબાએ કહ્યું જા રાણીસરના તળાવમાંથી એક બતકું મારી મારી લાવ એ મારી ફી વરુ પોતે ચાર દિવસથી ભૂક્યો હતો તો એ ગલબાની ફીનો જોગ કરવા એ તો તળાવ પર ગયો અને કિનારાની જાળીમાં અને ભેજમાં કલાકો સુધી સંતાઈને એક બથકું મારી લાવ્યો ફી પેટમાં પડી એટલે ગલબાએ કહ્યું તારે અવાજને કાયમનો મીઠો કરવો છે કે બે ઘડી માટે વરુ કે કાયમનો ગલબો કે ઠીક તો છગન લુહારને ઓળખે છે તું વરુ કે કોણ પેલો ધમણ ધમા કરે છે તે ધમ ધમ ધમ ધમ ગલબા કે હા એ બહુ ડાયો આદમી છે એની પાસે જા અને મારું નામ દઈને એને કે તારી જીભને ટીપી ટીપી ટીપી ને નરમ નરમ પોચી પોચી બનાવી દેશે <laughs> વરુ કે માત્ર ટીપીને એટલામાં પતી જશે ગલબો કે જરૂર પતી જશે વરુ તો હરખાતો હરખાતો છગન લુહારની પાસે ગયો ને લુહાર એ વખતે લોઢું ભઠ્ઠીમાં તપાવી તપાવીને ટીપતો હતો વરુએ કહ્યું છગન ચાચા છગન ચાચા ગલબા શિયાળે મને મોકલ્યો છે છગન ગલબાને ઓળખતો હતો ઘણીવાર એણે એને પોતાના વાડીમાંથી મરઘું ચોરી જતો પકડ્યો હતો ચૂંચી આંખ કરીને એણે વરુને ધારીને જોઈ લીધો અને પછી કહ્યું પધારો શું હુકમ છે લુહારનો વિવેક જોઈને વરુ તો પ્રસન્ન થઈ ગયો ભાઈ એને ખાતરી થઈ ગઈ કે લુહાર બહુ ડાયો આદમી છે એણે કહ્યું ચાચા જરી તમારું કામ પડ્યું છે મારી જીભને જરી ટીપી ટીપીને બબલી બકરીની જીભ જેવી નરમ કરી દેવાની છે હો છગન લુહારે કહ્યું તારી જીભ જેવી છે તેવી શું ખોટી છે વરુ કે ખોટી જ છે કાકા જીભ મીઠી હોય ને તો હું બબલી બકરીની પેઠે ગીત ગાઉં અને એ ગીત સાંભળીને બબલીના બચ્ચા બારણું ઉઘાડે અને પછી બબલીના ચારે બચ્ચા હું ઓયા કરી જાઉં ચાર દિવસથી હું એમને ખાવા ફરું છું કાકા પણ મારો અવાજ કર્કશ છે કે બચ્ચા એ ઓળખી જાય છે અને બારણું ઉઘાડતા નથી છગન કે છગન કે ઓ એમ વાત છે તો તો મારે તારું કામ કરવું પડશે પણ તે માટે તું મને કંઈ મહેનતાણું આપશે કે રામ રામ મહેનતાણું પહેલું હો હું કોઈનું કશું મફતમાં લેતો નથી છગને મનમાં હસી લીધું ને મનમાં કે હા માત્ર બબલીના બચ્ચા મફતમાં મારી ખાઉં છું કેવી છે દુનિયા દો પોતાનો દોષ કોઈને દેખાતો નથી ભાઈ એણે કહ્યું તો જા રાણીસર તળાવમાંથી બે બતકા પકડી લાવ પણ બેઉ જીવતા જોઈએ વરુ પોતે ચાર દિવસનો ભૂખ્યો પણ લુહાર માટે એ બતકા પકડવા ગયો કલાકો સુધી એ ઝાડીમાં ને ભેજમાં સંતાઈ રહ્યો એણે બે બતકા હાથમાં આવ્યા ભૂખ એવી લાગી હતી કે એ બતકા મારી ખાવાનું એને મન થયું પણ પછી છગન કાકાને શું આપે અને છગન કાકાને કશું ન આપે તો એની જીભ કેમ કરીને નરમ થાય અને જીભ નરમ ન થાય તો બબલી બકરીના બચ્ચા કેમ કરીને હાથમાં આવે અને કેમ કરીને ઓયા થાય ભાઈ <laughs> એ બોલો બતકા છો છગનિયા લઈ જતો હું બબલીના બચ્ચાથી મારું પેટ ભરીશ ચારે ચારને ખાઈ જવાનો વરુએ છગન લુહારને બે જીવતા બતકા આપીને કહ્યું કાકા હવે ઝટપટ મારી જીભને ટીપી કાઢો છગને કહ્યું ટીપી કાઢું મને એમાં વાર નહીં લાગે તું આ બાજુ આવીને બેસ અને આ એરણ પર તારી જીભ લાંબી કર હજી લાંબી કર હજી લાંબી કર હવે જોઈ લે મારી કારીગરી એક જ ટચકે તારું કામ પતી જશે પછી છગન લુહારે હથોડો ઉપાડ્યો અને જોરથી વરુની જીભ પર ઘા કર્યો ખરાણા કરતો અને વરુ તો ચીસ પાડીને જાય નાઠો પણ એની જીભના ટેરવાના કૂચા થઈ ગયા હતા ગલબો ક્યાંક છુપાઈને આ ખેલ જોઈ રહ્યો એણે વરુની પાસે આવીને કહ્યું કેમ રે કેવો લાગ્યો છગન લુહાર વરુ તો રોતા રોતા કે લુહાર તો બહુ ડાયો આદમી પણ એનો હથોડો બહુ ખરાબ તારે મને આ પહેલાં કેવું જોઈતું હતું આ સાંભળીને ગલબો હસ્યો એણે ચીડાઈને વરુને કહ્યું દુષ્ટ ગલબા તું પણ એ હથોડા જેવો જ દુષ્ટ છે યાદ રાખ હું તને છોડવાનો નથી બકરીના બચ્ચાને મારી ખાવાની વાત ભૂલીને હવે ગલબા શિયાળ પર વેર લેવાનો વિચાર કરવા લાગ્યો વિચાર શાંતિથી થઈ શકે એ માટે પોતાની બોર્ડમાં જઈને સૂઈ ગયો જીભને આરામની જરૂર પણ હતી ભાઈ તો ભાઈ કાદું પીધુંને રાજ કર્યું બટેટાનું શાક કર્યું આવજો <laughs>